ચોંટ માત્ર ચિત્તની જ મન કરતા ચિત્તની શક્તિ શું વધારે હોય મન આ શરીરની બહાર ના જઈ શકે ચિત્ત તો બહાર નીકળે અને આ શરીરની મહી પણ કામ કરે પાછળ ખભો દુખતો હોય ત્યારે ત્યાંય જાય અને જ્યાં મોકલવું હોય ત્યાં પણ જાય આ પગે મચ્છરા કરડે તે છોને કરડે ચિત્તને ત્યાંથી ખેંચી લઈએ એટલે વાંધો ના આવે અને હિસાબ હશે તો જ કરડશે ને ચિત્તનો સ્વભાવ કેવો છે કે જે જગ્યાએથી તેને ખેંચી લો એટલે તે જગ્યાનો ખ્યાલ ના રહે આ આત્મા તો બધે જ રહે પણ ચિત્ત ખેંચી લઈએ એટલે ફોન હેડ ઓફિસમાં ના મોકલે આ તો ચિત્ત ત્યાં હોય એટલે હેડ ઓફિસમાં ફોન આવે ને પછી ડીએસપી મોકલે હાથે મછરું કરડેલું હોય ત્યાં જાય આ બે લાખ રૂપિયા આવ્યા તે મછરા અને બે લાખ ગયા તે મછરા કોઈ માણસ બહુ ભૂખ્યો થયો હોય તો શું કપડાની દુકાન સામે એ જુએ ના એ તો મીઠાઈની દુકાન સામે જુએ ભૂખ્યો માણસ બહાર નીકળે તો ભજીયા જુએ જેને સાડીની ભૂખ હોય તે બહાર નીકળે તો જ્યાં ત્યાં દુકાનોમાં લટકતી સાડી જુએ જ્યારે દેહની ભૂખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય બંને ના હોય તો વાણીની ભૂખ ઊભી થાય આ બોલે છે ને કે પેલાને તો હું કયા વગર રહું જ નહીં એ જ વાણીની ભૂખ ઘેર ખાતા હોય ત્યારે ભિખારી જાય તો ઘરણા કહે અલ્યા સાચવજો નજર ના લાગી જાય આ નજર લાગે એટલે શું કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે તે આ સ્ત્રીને કોઈ પુરુષની ભૂખ હોય તો તેનું ચિત્ત કોઈ પુરુષમાં ચોંટી જાય અને પુરુષને સ્ત્રીની ભૂખ હોય તો તેનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય આ એવી નજર લાગવાથી તો બધું બગડ્યું છે નાના છોકરા રૂપાળા હોય તે ઘરના એને મોઢે અને કપાળે કાળી ટીલી ચોડે કારણ કે કોઈની નજર ના લાગે આ તો ભૂખ્યા હોય તેમનું ચિત્ત તો ચોંટે ને તે કાળી ટીલી એટલા માટે કરે કે પેલાની નજર કાળી ટીલી પર જ કેન્દ્રિત થાય જ્ઞાની પુરુષ એકલાને જ નજર ના આડે કોઈ આંખ માંડે તો પણ જ્ઞાની પુરુષ તેમાં તરત જ શુદ્ધાત્મા જ જુએ આ તો બધી ટેલિપથી જેવી મશીનરી છે એમાં આત્મા ભળ્યો તો બધું બગડી જાય જો ચિત્તની નિર્મળતા સારી હોય તો ભણતર એક ફેરે વાંચે ને યાદ રહી જાય ભણતરનો હેતુ તો ચિત્તની નિર્મળતાનો છે